એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા પ્રાપ્તિ અને કુશલ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ <laughs> કોની છે ખબર છે ગીરાબેન ભટ્ટની વાર્તા છે અને વાર્તાનું નામ છે મકોડાનો સાફો <laughs> સાંભળજો મોટા માથાવાળો મકોડો ફરવા નીકળો આઘું પાછું આડું અવળું જોવાનું જ નહીં ગાડી દોડાવે એ તો સડસડાટ કરતો ધીમું ચાલવું ફાવે જ નહીં હંમેશા ગાડી પકડવાની હોય એમ એ તો દોડે એટલે સૌ એમને સડસડાટ કહે હો ભાઈ આવા સડસડાટજીએ એક દિવસ જોયો સાફો એમનું મન લલચાયું ગમે તેમ કરીને સાફો લેવો મકોડાને સૌ જાણે વારંવાર ધકેલો તો પણ એ જ જગ્યાએ આવી જાય એટલે વળી વળીને આવે સાફા પાસે અને વટથી સાફો પહેરીને ત્યાંથી ચાલી નીકળ્યો હોય તો સાફો પહેર્યો એટલે રૂઆબ પણ વધ્યો ચાલ બદલાણી મોં ઉપરના ભાવ બદલાયા ગામનો મોટો ભા હો એમ ચાલ્યો એ તો ટપક ટપક ટપક કરતા કરતા હ એમને જોઈને બીજા મકવાડાઓ સલામ ભરે તો કેટલાક પ્રણામ કરે બે હાથ જોડીને અરે કેટલાય મકોડાઓ તો સડસડાટજીના પગ દબાવવા લાઈનમાં ઉભા રહે બોલો કંઈક મકોડાઓ સાફાને અડી અડીને ધન્ય ધન્ય બની જાય સડસડાટ સાફાવાળાનું નામ પડતા સૌ ઊભા થઈ જાય આદર આપે માથું નમાવે અને ગીત ગાવાનું શરૂ કરે સાફો પહેરી સડસડાટજી ચાલી નીકળ્યા ફરવા નજર પડ્યો જ્યાં ગોળનો ડબ્બો છે પછી કોની પરવા <laughs> આવા સડસડાટજીને ગોળ બહુ ભાવે હો ગોળ જોતા ગલગલિયા થઈ આવે એમને તો ગોળ જોતા લાળ લબડાવે ગોળની સુગંધથી ભાન ભૂલે આમ સાફાવાળા સડસડાટજી પણ ગોળનો ગુણ ને ગોળનું ગીત સંભળાવે બધાને ગોળ લાગે છે મીઠો મીઠો જય મહાદેવજીને કહું ગોળ તણા પર્વતો બનાવો ગોળ ભાવે મને બહુ ગોળ લાગે છે મીઠો મીઠો જય મહાદેવજીને કહું ગોળ તણા પર્વતો બનાવો ગોળ ભાવે મને બહુ આવું ગીત સાંભળીને બધા મકોડા તાનમાં આવી જાય પછી તો ગોળ ભાવે છે બહુ ગોળ ભાવે છે બહુ ગાતા જાય ને નાચતા જાય આવું મજાનું વાતાવરણ જોઈને સડસડાટ બહુ રાજી થાય હો એક રાતે સડસડાટજીને ઊંઘ ન આવી એ તો ચડ્યા વિચારે અલા આ ઉપરવાળાએ મો જીભ મને જ આપ્યા છે કે બધાને આપ્યા હશે જો જીભ બધાને આપી હોય તો બીજા મકોડાઓને પણ ગોળ ભાવતો જ હશે હું આમ મોટો ભા થઈને ફરું છું એ સારું ન લાગે મારે નાનાઓનું ધ્યાન રાખવું જોઈએ મારું માન એ બધા રાખે ને હું આમ નફકરો રહું ના ના આ તો હું સ્વાર્થી ગણાવ હવે હું બધાને સાથે રાખીશ બીજો દિવસ થયો રાત્રે મોડા સુધી સડસડાટજીને ઊંઘ આવી નહોતી એટલે સવાર ક્યારે પડી એ ન સમજાયું અને જ્યારે જાગ્યા ત્યારે આસપાસ હજો હજારો મકોડા એમની ચિંતા કરતા ઊભા હતા ભાઈ બધાને આમ ચિંતા ચિંતાતુર જોતા એમને યાદ આવ્યું અરે અરે આ બધાને મારી કેટલી ચિંતા છે એવો વિચાર આવતા એ તો ઉઠ્યા સડસડાટજીને સ્ફૂર્તિમાં આવેલા જોઈને બધા ગાવા લાગ્યા હો જાગ્યા જાગ્યા સડસડાટજી આપની ચિંતા સતાવે સવાર થઈ ગઈ સાફા વાલા ગોળ વાજા વગડાવે ભૂલો ભૂલો ભૂલો મારા ભાઈઓ તમે તો ભારે ચિંતા કરનારા કાલે મોડે સુધી ઊંઘ ન આવી અને આમ સવાર ક્યારે થઈ ગયું એ ન સમજાયું પરંતુ આજે મારી પાછળ પાછળ નહીં મારી સાથે સાથે ચાલજો ના હો સડસડાટજી અમે તો આપની પાછળ લાઈનમાં ચાલવા ટેવાઈ ગયા છીએ તમે આગળ ને અમે પાછળ પાછળ ભલે ત્યારે જેવી તમારી મરજી અને સડ સડાટજી ચાલી નીકળ્યા હો ટકક ટકક ટકક ટકક ટકક ટકક ટકક ટકક કરતા કરતા ચાલતા ચાલતા સડસડાટ ખૂબ દૂર દૂર આવી ગયા બધા મકોડા વિચારવા લાગ્યા પણ સરદાર ઉપર ભરોસો હતો એમને બધાને એટલે પૂછ્યા વિના ચાલ્યા આવ્યા એ તો સડસડાટજી બધાને લઈને આવ્યા એક સાફાની દુકાને પછી દુકાનદારને કહ્યું આ બધા મારા ભાઈબંધ મારા મિત્રો સગા સંબંધી સૌને ગમે એવા સાફા પહેરાવી દો બધાને લો બોલો દુકાનદાર તો આવા ઓર્ડરથી ખુશ ખુશ થઈ ગયો હો ભાઈ કોઈને લાલ તો કોઈને લીલો કોઈને બાંધણીવાળા કાપડનો તો કોઈને જરીવાળો કોઈને લાઇટવાળો સાફો તો કોઈને છોગાવાળો સાફો જાત જાતના અને ભાત ભાતના સાફાઓમાં સજ્જ મંકોડાઓ શોભતા હતા ઓ બધા મંકોડાઓ તો વળી સડસડાટ જીતો આ બધા મકોડાઓને સાફામાં જોઈને રાજીના રેડ બની ગયા ભાઈ પછી સૌને સાથે લઈને ઉપડા ગોળ ખાવા એ તો એ તો ગોળ ખાતા જાય ખવડાવતા જાય ગાતા જાય ને ગૌડાવતા જાય સાફા પહેરી સૌ મકોડા ચાલી નીકળા ફરવા સાફા પહેરી સૌ મકોડા ચાલી નીકળા ફરવા ગોળને જોતા ગાંડા ગેલા કોઈની નારે પરવા ભાઈ કોઈની નારે પરવા <laughs> સડસડાટજી સાફાવાળા સૌને સાથે રાખીને મોજ મોજા કરે છે ગોળ ખાય છે તો ભાઈ આ મકોડા તો આવી મોજ મજા કરતા હતા હો ભાઈ મજા પડીને તમને બધાને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે જલ્દી જલ્દી સૂઈ જાઓ સપનામાં મકોડા આવશે ગોળ આવશે આવજો